એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો રાજકોટમાં બેઠા બેઠા દિતિજ અને જૈતિક વાર્તા સાંભળે છે આવો આવો જૈતિક દિતિજ આજે હું તમને બધાને વાસુદેવ સોઢાની એક વાર્તા કહેવાનો છું તેમણે મને કહી છે ને હું તમને કહું છું વાર્તાનું નામ છે બહાદુર કાનો ગીરનું જંગલ એમાં ભયાનક દીપડો રહે મોતનો દૂત એટલે આ દીપડો હો ભાઈ એક દિવસ દીપડાને થયું કે રોજ આ જંગલ ને આ ઝાડી આ સિંહો ને આ હરણા કંટાળી ગયો હવે આનાથી જંગલની બહાર નીકળીએ અને નવી દુનિયા જોઈએ દીપડો નીકળો જંગલ બહાર આવી ડુંગર નિધાર દીપડાએ જોયું કેવું સરસ ગામ આપણે તો જલસા કરશું આમ ને આમ શિયાળાની ઋતુ હતી કડકડતી ઠંડી હતી દીપડાને મજા પડી છૂટ્યા જંગલથી સીમમાં મીઠી શેરડી દીપડો ગયો શેરડીના વાઢમાં એને આવી મજા પણ માણસોને તો સજા સીમમાંથી સૌ ભાગ્યા સીમમાં પડી ચીસો બન્યો નવો કિસ્સો થરથર થરથર ધ્રુજે ગામ હવે કેમ ખરશું કામ શેરડી સુકાવા લાગી પાણી પાવા કોણ જાય તો તો દીપડો એને ખાય સીમમાં જતા સૌ ડરે દીપડા સામે બાથ કોણ ભરે ચાલો હું જાઉં ખેલી નાખું એક દાવ દીપડાને ભગાડું એક છોકરાએ કહ્યું એનું નામ કાનો તે બોલ્યો મને એક ડાંગ આપો લાકડી આપો ડાંગ આપો ડાંગથી મારીને દીપડાને ભગાડું અંધારી રાત હતી કાનાના હાથમાં લાંબી ડાંગ બીજા હાથમાં ટોર્ચ કાનો આવ્યો સીમમાં દીપડો હશે કોઈ શેરડીની વાટમાં કાનાએ કાન સરવા કર્યા સર સર સર અવાજ આવ્યો કાનાએ ટોર્ચ કરી બે આંખો ટમટમીને કાનો ચેતી ગયો દીપડો ધીમે ધીમે નજીક આવે છે કાનો પાછા પગલે ચાલે છે અંધારું હતું કાનો પાછળ જતા અટકી પડ્યો ડાંગ પકડીને છલાંગ દીપડાની છલાંગ કાનો પાછળ હતો પણ પાછળ કૂવો હતો ધડામ કાનો પડ્યો કૂવામાં હાથમાંથી ડાંગ ને ટોર્ચ પડી ગઈ કૂવો અવાવરું હતો કૂવા કાંઠે પીપરના ઝાડ ને ઝાડી તેના મૂળ કૂવામાં લટકતા હતા ધડામ કાનો પડ્યો પણ વચ્ચે જ પીપરનું મૂળ હાથ લાગી ગયું તે લટકી ગયો કૂવાની બેખડ પર પગ ભરાવ્યા ત્યાંથી કાંકરા ને માટી ખરી કૂવાના તળિયે ગઈ ત્યાંથી અવાજ આવ્યો કાનો થથરી ગયો અરે કૂવાના તળિયે સાપ અર મારા બાપ ઉપર દીપડો તળિયે સાપ કેમ કરવું કાનો આખી રાત ઝાડના મૂળીએ ટીંગાઈ રહ્યો ઉપર દીપડો બેઠો હતો સવાર થવા આવી કાનાના હાથ દુખવા આવ્યા કુવાના તળિયે ફૂંફાડા સંભળાતા બંધ થયા હતા કાનો એક પછી એક મૂળિયા પકડીને ઉપર આવ્યો કુવાના કાંઠે જોયું માથું ઊંચું કર્યું બાપ રે દીપડો કાનાની રાહમાં દૂર બેઠો છે કાનાનું માથું ઊંચું થતા જોયું દીપડો ઊભો થયો અને છલાંગ લગાવી કાનો મૂળિયું પકડીને કૂવામાંથી ઝૂકી ગયો ફફાંગ દીપડો ગયો કૂવામાં કાનો ઝડપથી કૂવાની બહાર આવ્યો સૂરજ ઉગવા લાગ્યો લોકોનું ટોળું આવી પહોંચ્યું શાબાશ કાના શાબાશ કાના અરે વાહ કાના તે તો કામ કર્યું એવી એવી બૂમો પડી દીપડો તો કૂવામાં છે તેને બચાવો આપણી ફરજ બજાવો ગામ લોકોએ જંગલ ખાતાના માણસોને જાણ કરી દીપડાને પિંજરામાં પૂર્યો ફરી ગીરના જંગલમાં છોડી દીધો અને ભાઈ કાનાની જય જયકાર થઈ ગઈ ઓ ભાઈ તો જૈતિક ભાઈ દીતીજ તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને તો આ વાર્તા તમારા ભાઈ બહેન બેનપણીઓને કહેજો પાછા હો ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી સરસ મજાની વાર્તા કહીશ હો ભાઈ આવજો